અઢાર વર્ષથી ચાલે ત્યાર અહંકાર પોતાનો ત્યાગ થઈ ગયો ત્યાગ કરવાથી જે અવતાર નહોતા એનો પછી ત્યાગ અહંકાર ત્યાગ પૂછો તમારે ક્યાં તો નમસ્કાર આચાર્ય તો બતાવે છે કે આર્યન સિદ્ધ છે આર્યન ક્યાં છે એમ પૂછે દાદા અત્યારે આર્યન ક્યાં છે

અને આ કદર બાંધી દેજો આ આજ્ઞા પૂર્વક કહેવાય એમનો સદય ના થઈ આપે છે તે ચાલુ આપને આપ્યું આજ્ઞા પૂર્વક મેં જગ્યા બરાબર આપણે મને આપ્યું ને આપણું મરજાદ પડી રહેવાની કદાચ તે લોકો એક મંત્ર બોલે સંસાર વ્યવહાર હોય વ્યવહાર હોય સંસાર વ્યવહાર તેને બધા જેને સંસાર બધા બધા બોલજો મંત્ર પછી નાની પુરુષ છે ભગવાનના હવે કાળમાં મનુષ્ય મિશન કાળમાં મનુષ્ય ભગવાન પૂર્ણતાય ના પડે એટલે જ્ઞાની પુરુષ છે ભગવાન તો મહી પ્રગટ થઈ ગયા તો હું નમસ્કાર કરું એની પર બહુ આજે એ ચાલ્યું મંથન બધું એટલે ગઈકાલે વાત કરી છે ને ઉપયોગ ચૂક્યા એટલે એક બાજુ સંપૂર્ણ જાગૃતિ છે અને બીજી બાજુ ઉપયોગ ચુકાઈ રહ્યો છે એટલે પરમા ઉપયોગ થઈ રહ્યો છે જાગૃતિ હોવા છતાંય પેલું બની બને છે એટલું નકામ મજા એટલું જાય નકામ સ્વઉપયોગ નિરંતર જોઈએ નિરંતર સ્વઉપયોગ નકામું ગયું એનું પાછું જે નકામું ગયું જાગૃતિ હતી તેથી ખબર પડી ને જાગૃતિ એટલે ખબર પડી ને હા એટલે ઉપયોગ નહીં તો ના ખબર પડે એટલે એટલે એક એ સાથે એવું બની જાય છે જાગૃતિ છે ઉપયોગ રાખે જાગૃતિ નો ઉપયોગ રાખે ને જાગૃતિ હા વપરાય નહીં એટલે એવું સાથી બની જાય છે સંજોગો ના કરે દેવ દેવ દેવ દેવ દેવ ઓછું થઈ શકે નહીં થાય એને પાછી ચારિત્ર મૂકી દો એને ચારિત્ર મૂકી દો કેટલું થઈ જતું ચાલે જાગૃતિ નહીં રહેતી એટલે આપના કેસમાં તો ના જ આપના એમાં તો ના જ પણ અમારે તો આખા દડામાં બધું જયા જ કરવાનું ને જેટલી ખબર પડી એટલું થઈ હેલ્પિંગ એટલે આવો ફોડ પાડ્યો ને ગઈકાલે આપે ત્યારે કે જ્ઞાની પદમાં પણ આટલી ભૂલ નો જે પ્રકાશ પાડો ને આપ ત્યારે ખબર પડે કે કેટલું બધું અહીં તો ઊંટ ના ઊંટ જતા રહેતા હોય આખો વ્યવહાર આ તો ફક્ત સંપૂર્ણ જ્ઞાની પદમાં છો અને વ્યવહારનું બોલવાનો વખત આવ્યો અંદર રુચિ નથી અને અહીં તો વ્યવહારમાં બોલવાનો નહીં પણ વ્યવહાર પ્રમાણે કરવાનું એટલું બધું ચાલી રહ્યું એના ઉપાયમાં શું હોય આ બધો વ્યવહારના ઉપાયમાં શું હોય જે પરમાં ઉપયોગ થાય છે એવો વ્યવહાર જ ઉભો થયો છે એ વ્યવહારમાં પાછું રહેવું પડે એવું દબાણ છે ત્યાં સુધી એનો ઉપાયમાં શું હોય પ્રતિક્રમણો પ્રતિક્રમણ સિવાય બીજો કોઈ ઉપાય ના થાય પ્રતિક્રમણ સિવાય બીજો કોઈ ઉપાય ના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન પહેલાના સંસર્ગો પણ આમાં આમાં એક વસ્તુ છે કે એટલે બે બે એક તો જાગૃતિ અને બીજું પ્રતિક્રમણ જાગૃતિ ને લીધે ચુકાય કે કામમાં લાગે ને અચ્છા જાગૃતિ કામમાં લાગે ને જાગૃતિ નકામી છે પ્રતિક્રમણ થી ફેરવી નખાય એટલી હેલ્પ થઈ ને આપે આપણે એક વાત એવી કીધી હતી કે અમે જ્ઞાન આપીએ ત્યારે સંપૂર્ણ સદુપયોગ હોય અને આ વ્યવહારની વાતચીત કરીએ એ પર ઉપયોગ અને સત્સંગની વાતચીત કરીએ એ પણ પર ઉપયોગ પણ એ સત્સંગની વાતચીતમાં પણ આ જ્ઞાન આપીએ છીએ એટલો સદુપયોગ સંપૂર્ણ કીધો અને બીજું એમ કીધું કે સત્સંગનો ઉપયોગ એ સદુપયોગની નજીકનો ઉપયોગ છે તો એવું બને એવું કહી શકાય ખરું કે જ્યાં આ સંપૂર્ણ તત્વની અને તાત્વિક વાતો કહેતા હોય દ્રવ્ય તો ત્યારે સંપૂર્ણ સદુપયોગ હોય જ્ઞાન આપો ત્યારે તો સંપૂર્ણ આત્માના ગુણો એ જ સ્વરૂપે હોય છે અને આ જયારે તાત્વિક વાત હોય ત્યારે પણ સંપૂર્ણ સદુપયોગ કહી શકાય તાત્વિક વાત હોય એટલા પૂરતો એટલા પૂરતો આટલું દેવું વાતો થવાની કહેવાય સત્સંગ પણ એક તત્વ જ્ઞાન એટલે જ્ઞાનની સિદ્ધાંતની વાતો અને બીજી ની વાતો ગમત એ પછી પાછું એને વાશ કરવું પડે એને પાછું ધોવું પડે ધોવું પડે કઈ રીતે એ કેવી રીતે વોશ આઉટ કરવાનું એ કેવી રીતે વોશ આઉટ કરવાનું ધોઈ નાખવાનું પ્રતિમા એ તો એક જ એવું ટીવી આવવાનું થયું તૈયાર વાર છે એ બધું આપ એમાં પછી એમાં શુદ્ધાત્મા ને બધું જોવા માટે એમાં પછી એ વ્યક્તિના તત્વ સ્વરૂપ સુધી આપની દ્રષ્ટિ પહોંચી હશે ને આપ કઈ રીતે જુઓ એ ટીવીમાં જે વ્યક્તિઓ દેખાય અથવા જે કઈ પણ દેખાય એને આપ કઈ રીતે જુઓ એ તો ખરું પણ એની પાછળ દ્રષ્ટિ કરી હોય આપણે એની પાછળ દ્રષ્ટિ કરી હોય અને સામી વ્યક્તિ ના શુદ્ધાત્મા ને એવું બધું જોવાનું નહીં તો વિતરાગી દ્રષ્ટિ કેવી રીતે જોવામાં રસ હોય એટલે સામે વ્યક્તિને સુધારણા જોવામાં રસ હોય તો બરોબર લેટર હોય છે આ તો ઠીક જ રાખ લેટર કિસ પેસેલ મે નાવળે શું જોવું જોઈએ અમારે કેવી રીતે જોવું જોઈએ જે રીતે જોતે બીજું કંઈ લાગે માતાજી લાભ થાય સૌ સૌ ઉપયોગની નજીક નો હોય કેટલાક કેટલાક કેટલાક ઘર પર ઉપયોગની નજીક નો હોય કેટલાક ઘર સૌ ઉપયોગની નજીક નો હોય કોને આ જુએ તે તદ્દન સ્વ ઉપયોગ ના હોય પણ સ્વ ની નજીક ન હોય એ તો આ દાદા ભગવાન ટીવી પર આવે એટલા પૂછું ને બીજા બધા તો દાદા ભગવાન ધની કરે હમ હમ કે એક તાત્પુરતું ઊભું થાય અને કોઈ વખત તાત્પુરતું ના ઉભું થાય અમલ કેટલો અમલ તો એ પતે એટલી વાર જ હોય એ એમાં બે રીતે અમલનું હોય એક તો એ પ્રસંગને ઇફેક્ટ તો ઓન ધ પૂરી થઈ ગઈ હોય પણ એની જે વિચારણા ચાલે ને એમાં વૈરાગ્ય તરફ જાય અને જાગૃતિ તરફ જાય અને નિમિત્તને કશું ના હોય પણ આ જગતનું સ્વરૂપ કેવું છે કે આ સંબંધો આવા ઊભા થઈને આવા રહીને ઊભા થશે અને એમ કરી કરીને પોતે જ્ઞાન તરફ ને જાગૃતિ તરફ ને એમાં જતું રાખવું અને એ નિમિત્તના એ કંઈ બોલ્યા હોય વડ્યા હોય એની જે પણ ઇફેક્ટ ઊભી થઈ હોય ને એ એ જાગૃતિને આધારે ઓગળી જાય લગભગ તરત જ ઓગળી જાય બરાબર થાય છે એવું ભરત નો થતો નહીં કરામાં અને અને પેલું પણ બને એટલે એ એ વડે છે એટલે મને વડે છે એવું બધું ના હોય પણ એ શું કહેવા માંગે છે એની વાતને સમજવાનું દ્રષ્ટિ હોય કે એનું આવું કહેવાનું છે તો શું શું કહેવા માંગે છે તમને એવું થાય વડે એટેક ચાલ તારે બરોબર પછી કોઈને દોષ દેખાયો કે તો ઉપયોગ રહી શકે નહીં બરોબર એમાં કોઈનો બહુ સ્વાપો નથી જે દેખાય છે ભ્રાંતિ છે દેખાય છે આમ કહીએ ને એટલે આમ દોષ કોઈનો ના દેખાય પણ પેલો વ્યવહાર ઉભો થાય ને ત્યારે વાતમાં એવા નીકળે શબ્દો કે દોષિત દ્રષ્ટિએ મહી મહી નોંધ થઈ છે પછી આવા શબ્દો નીકળે ને ત્યારે ખબર પડે કે ભાઈ નોંધ કરી છે કે દોષિત છે એવો એ નોંધ કરી છે એવા વાતચીત બને ને જયારે ત્યારે ખબર પડે કે આ વાક્ય કેમ નીકળ્યું કે ભાઈ નોંધ કરી છે કે આ દોષિત છે આવા પ્રકાર એને દોષ કર્યો છે અને પછી એનું પછી પ્રતિક્રમણ થાય પણ આમ એટલે ભૂલ કરે ને બધા દોષિત જુએ એના જેવું આ દુનિયામાં મોટા મોટું જોખમ બીજું કોઈ નથી કારણ પછી સ ઉપયોગ રહી શકે નહીં ગોઠવે તો સ ના કહેવાય હું શુદ્ધાત્મા જો શુદ્ધ તો સ ઉપયોગ ના કહેવાય એક વખત એનો દોષ થયો પછી બીજી વખત શુદ્ધાત્મા ગોઠવે ચોખ્ખું કોઈની ભૂલ ન દેખાય ભૂલ દેખાય છે એટલે આવી રીતે આવી રીતે બને એટલે આમ પોતે એકલો હોય કશું જ ના હોય કોઈ પણ પ્રસંગ બને તો તરત જ પેલું ચાલતું જાય કે શુદ્ધ એટલે નિર્દોષ કેવી રીતે છે એની જાગૃતિ ચાલતી જ હોય અને પ્રસંગ બની ગયો પતી ગયો પછી પંદર દાડા પછી કોઈ વાત કરી હોય ત્યારે એ વાક્ય જે નીકળે ને એના ઉપરથી ખબર પડે કે આ મહી નોંધ થઈ ગઈ હતી આવી કે હા આવું જ હતું તેવું જ હતું એના આધારે પછી પ્રતિક્રમણ થાય એટલે આમ નિર્દોષ દ્રષ્ટિનું પ્રસંગ વખતે રાખ્યું હોય પણ છતાં અમુક નોંધ થઈ હોય તે પાછળથી પછી ખબર પડે રોજ દેખાતું બંધ થઈ ગયું કલ્યાણ છે છે નહીં વ્યવહાર બનતો હોય એમાં એની પાછળ તેની દ્રષ્ટિ રાખ્યા એટલે એ નક્કી પડવું જ હોય છે કે આમાં કઈ ભૂલ થઈ આની અંદરની પ્રકૃતિમાં જ કોઈનો બે દેખાવ દેખાયો હતો <laughs> કલાક બે કલાક એ તો બધું દાદા ચાલી પણ કરું બે કલાક સુધી દેખાતો લાગ દરો તો દેખાય છે એ ગુંઠાણા હોતી દેખાવ હતી આગળ ના દેખાવ પછી તરત ખબર પડી જાય ભૂલ થઈ તને ગુંઠાણા દેખાવ છે બે ત્રીસ હજાર ભગવાન આપણો દોષ દેખાય તો આપણે દોષ શું આપણે આપણે શુદ્ધ જ જવાબદારી ના હોય અત્યાર પછી નહીં થતું એમ અરે જબરદસ્ત વધી ગયું કે આવા ગુનામાં તો કોઈ હિસાબે ના આવવું જોઈએ અહીં જવાબદારી વાળો ગુનો બંધ થઈ ગયો થઈ ગયું કરી દેખાય તો ઘંટાળા પૂરતા ઘંટાળા પછી ખ્યાલમાં આવું જ છે કે ભૂલ થઈ ગઈ તારે બે ચાર ઘંટાળા થઈ ગયા જાગૃત રહે છે જેવું નહીં લાગે કેતા હશે બધા પાછળ આપો છો મારે પ્રતિક્રમણ કરવું પડે છે ઉપયોગ ચૂક્યાનો એટલે દોષ નથી દેખાતો છતાં ઉપયોગ ચૂકાય એવું બને ખરું પત્ર રાખ્યો છું આપણું કઈ જગ્યાએ છે એટલે આખો બંધ હોય પણ વંચાય શબ્દો ઉપયોગ રાખવો પડે જ્ઞાન ના હોય એ માણસ આવી રીતે વાંચી શકે છે તો એને આપણે કહીએ જ્ઞાન નથી લીધું કોઈ વ્યક્તિએ અને એ પેલું એ શબ્દો આખો બંધ કરે ત્યારે શબ્દો વાંચી શકે ચિત્તની એનાથી વાંચી શકે જ્ઞાન ના લીધું હોય છતાં એ આવી રીતે શબ્દો નૌકાર મંત્ર અક્ષરો વાંચે વાંચી શકે મન મજબૂત થાય એનું મન મજબૂત થાય મનોબળ એને ઉપયોગ ના ગણે એને ઉપયોગ ના ગણે સ્વ ઉપયોગ ના ગણે

એ ગુંઠાણાથી બધો દેખાવો ના છે આત્મા ઉપર ડાઘા પડી જાય દેખાતો હોય તો શું કરું પ્રતિક્રમણ જેવું ચાલતું હોય દોષ દેખાતો હોય ઘણી વખત ઘણી વખત પેલું બનતું હોય છે ને એક બાજુ દોષ ચાલ્યા કરતો હોય અને એક બાજુ પ્રતિક્રમણ થયા કરતું હોય દોષ ને એક્સેપ્ટ કરતું નથી તો ત્યાં ઉપાય શું ના પણ આ બાજુ પ્રતિક્રમણ થાય દોષ થયા કરતો હોય પાછું પ્રતિક્રમણ થયા કરતો હોય તો એક ગુંઠાણો એવું નીકળી જાય તો તો ના જોઈએ દેખાય તો પોણો કલાક ના પણ એક બાજુ દેખાય છે એક બાજુ પ્રતિક્રમણ થતું હોય એ શું કહેવાય પ્રતિકોણ ના કરે તેને પ્રતિકોણ કરે આપણી ઈચ્છા ના આપણી ઈચ્છા ના હોય છતાં દેખાયા કરે આપણી ઈચ્છા ના હોય છતાં દેખાયા કરે આપણને ગમતો ના હોય એ દોષ જવું એ દોષ જવું આપણને ગમતું એ ના હોય આપણી ઈચ્છા ના હોય છતાંય દેખાયા કરે ખાતા ત્યાં પ્રતિક્રમણ કરીએ એ તો સારી વસ્તુ છે પણ એથી આગળ પૃથક્કરણ કરીને જ્ઞાન ટકવા નહીં જતું ને આ જ્ઞાન ટકે નહીં મોહથી આ જ્ઞાન ટકે કે દોષ જો એ ભૂલ છે એ જ્ઞાન ટકે નહીં જ્ઞાન ના શકે એટલે પ્રયાસ કરતો દોષ જોતા ગુંઠાળા જોતા ના થવું ગુંઠાણા પછી ખબર પડી જાય કે આવું રીતે ખબર તો ઉભું થાય છે ત્યારે ખબર પડે છે પણ દેખાવાનું બંધ નથી થતું તો શું કરીએ તો બંધ થાય એ શું કરીએ તો બંધ થાય જોઈ જઈને જ્યાં પીતો જોઈ એ દોષનો આધાર ખોળી કાઢવો જોઈએ પૃથ્થકરણ કરીને દોષનો આધાર ખોળી કાઢવો જોઈએ સાચી દેખાય છે એવું સાચી એવું ઊભું થાય છે એવું શોધી કાઢવું જોઈએ દોષ સાચી ઉભો થાય છે એવું શોધી કાઢવું જોઈએ પૃથ્થકરણ કરીને દોષ છે નહીં તે જોવાનું કેમ થાય હા એ ખરો કયું ભાઈ સૂર્ય છે જ નહીં અને બીજો અમુક જાતનો ગ્રહ છે આ પછી જોવા હોય ક્યારે બરાબર જાણી જોયેલો છે સૂર્યને અને બીજા ગ્રહ ની સમજણ તો ફિટ થાય આમાં શુદ્ધ દર્શન ને જોયેલું હોવું જોઈએ આ સૂર્ય નથી આ બીજો ગ્રહ છે અને સૂર્ય આવો છે એ પણ જોયેલું છે તો પછી એનું ભૂલ નથી થતી આમાં આમાં શું ભૂલ થઈ જાય છે પેલા દોષ છે એવું એને બેસે બરાબર એમ કઈ રીતે બેસી જાય નથી જ્ઞાની પુરુષ એમાં ભૂલ હોય ને પણ એનું એની એને નિર્દોષ શું છે એવું દેખાવું જોઈએ ને સામે આ નિર્દોષ ના ઉદય અમુક માણસ નિર્દોષ થાય નિમિત્ત તરીકે બરોબર કર્મોદય ફળાપતન થયું હોય નિમિત્ત બધા ભેગા થયેલા હોય પણ પોતાના તો દોષિત કોઈ છે નહીં તો નિમિત્ત ને બધું પડે का दोष કોઈ વખતે બરાબર અને નિમિત્તે એવું કેટલા વખત નહીં ખબર પોતે નોંધ નથી લીધી એ બાબતમાં એવું બને હજુ નોંધ નથી લીધી કઈ રીતે પોતાનું દાપણ છે દેખાય છે ધોધ આવું બધું કરે છે દોષ છે નહીં કઈ તમે કરતા હતા તમારો દોષ નતો તમે કરતા તો તમારા રોજ નતો જયારે દોષ લાગે તમારો એ તમે જોવામાં કે છે નિમિત્ત ને બચવા પડે આંખે દેખાય એને સત્ય માને જગત નંબર આમ એ સત્ય સત્ય નથી એવું જાણવું રમતા શુક્રવાર હોય એવું છે નહીં તો શુક્રવાર હોય એવું છે જ નહીં છે એ ચાલતું હોય મને આવું કેમ કે છે દાદા અહીં જ ખરો રાખવા જેવું છે શું કહેવા માંગે છે શું કેવા માટે કચોરી કરવાનું દાદા વાળે દ્રષ્ટિ દાદા ખોલી આપો છો ને કહીને જે દ્રષ્ટિ ખોલી આપો છો ને આખો રસ્તો ખુલ્લો થઈ જાય છે પછી આમ આ શબ્દ પ્રત્યાખ્યાન કરાવી નાખે વાતનું પેલું જાતે પ્રતિક્રમણ કરે નક્કી કરે એ થતા નતા અને અહીં એક શબ્દ નીકળે તો કાયમ માટે થઈ જાય આ દોષ ના દેખાય તો બહુ મોટી જગ્યા કલ્યાણ થઈ ગયું એવું નથી અહંકાર અહંકાર માતા અહંકાર પેલા પાછા દોષ દોષ કરવાનો ધંધો લોકો ખુશ થઈ એનો દોષ થયા કરે છે એક બાજુ પ્રતિક્રમણ એક બાજુ થયા કરે છે પછી દોષ થયા કરે છે હમણાં કીધું કે આ દોષ જોવાનો ધંધો જ અહંકાર નો છે એટલે એટલે દોષ થયા કરવાનું કારણ મૂળ અહંકાર અને એ અહંકાર ઓગળે તો પછી પેલું બંધ થાય દોષ જોવાની પ્રક્રિયા Yeah. અને વકીલ પાછા નહીં ભાઈ આ એક જાતનું દોષ દેખાય છે મને દોષો દેખાય છે હું એના પ્રતિક્રમણ કર્યા કરું છું એક જાતનું સમાધાન જ કર્યું કર્યું કહેવાય ને એનું રૂટ કોઝ નથી અને સમાધાન કરે છે વચ્ચે ફરી વધે જ્ઞાન તેનું કામ જોઈ દોર જતા રહે આપણને કોઈ જોતો જ <laughs> નથી છોડવાનો નથી રાવ છોડાય નહીં આવે આ તો પેદા આપણે અનંત અવતાર થી જેનો એમ નથી આવ્યો અનંત અવતાર જે ઘટમાળ નો એન્ડ નતો આવ્યો ત્યાં લાંબા કોર્સ થી એન્ડ આવી જાય એવું છે સગવડ જ નથી અહીંથી એટલે આપણે બધું આમ ઉઘાડું કરી આપ્યું તરત જે પણ કઈ પ્રોબ્લેમ ઉભો થાય કઈ પણ શંકા ઉભી થાય કઈ પણ દોષ ઉભા થાય એનું તરત સમાધાન ખુલાસા વાર સમાધાન ભ્રમણ શું થાય દાદા એ બધા પ્રકારનું સુખ આવ્યું જે દાદા ને પરમ રીતે વાત કહી હતી ને માર ખાવાથી આધ્યાત્મ સંપાદન થાય છે માર મારવાથી આધ્યાત્મ માં ખોટ જાય બરાબર એટલા બધા ઉઠી રહ્યા ટીવી માટે ટીવી ઉપર આવે એ જોવાનો કેટલો ઉલ્લાસ છે એટલો ઉલ્લાસ અહીં આવવામાં કે અહીં દર્શન કરવામાં હોત તો ફરક પડી જાય રોગદારા વાર ઓરડા જોવામાં મજા આવે રોજ આખું શરીર જોવામાં આવે મજા ના આવે બધા રોગદાર જોવામાં તમે શું બીજું જોવાનું એ ટીવી પર સાયકલ લોકો બધા જોઈ છે આપણો ધંધો રાપ વધી ગયો એ બધું એની પાસે બધી છે કોનો રાપ વધ્યો ચંગનો એ માટે લઈને ફરે Thank you. રોજ જોવા એવું રોજે હોય એવું શું કહેવાય જગત છે રોજ રખાય એવું છે બધું રોજ ફ્રેશ દેખાય અને હકીકતમાં એવું છે રોજ ફ્રેશ દેખાય રોજ રખાય એવું છે

રાશિ રહે જ નથી કાળસાન કરો ઉતરે જાય સુવા આગળ જવાનું કેટલા જ્ઞાન અને વિજ્ઞાન દાદા ભગવાન નું છે અને વિજ્ઞાન ઉપર ગાયનોલોજીસ્ટ નું છે તમારું ધ્યાન ઉપર છે ને પેલા વિજ્ઞાન ગાયનોકોલોજીસ્ટ છે સ્વર્ણ આરામથી ખુરશીમાં ભરાય આરામથી ખુરશીમાં ભરાય જોઈ બધા દાદા મારે એક પ્રશ્ન પૂછવો છે અને એ પ્રશ્ન એ છે કે આ ત્રેવીસમી જુલાઈ પ્રાગત્ય દિન આવે છે મારા મનમાં વિચાર એ આવે છે કે આપણા જીવનમાં કોક એવી ક્ષણ આવતી હોય છે કે જ્યારે સંસારમાં ન ચલતી હોય એવી કોક જ્યોતિ જોવા મળે છે ભગવાન બુદ્ધ છે તો જે દિવસે એમને પણ આવી આવિર્ભાવ થયો અને એટલા માટે બુદ્ધ કહેવાય પેલા નામ સિદ્ધાર્થ એમ અનેકનું આપણે જોયું છે તો આપને જ્યારે આવિર્ભાવ થયો એ આવિર્ભાવ એટલે શું અને આવિર્ભાવ પહેલાનું અને પછી એ ફેરફાર કેમ થયો એ જરા કયો તો અમને વધારે જાણવાનું મળે કેટલા લોકોને કઈ જ્ઞાન પ્રાગટ થયું હશે દાખલા તરીકે બુદ્ધ નો આપ્યો તો જે દિવસે બુદ્ધ ને આવિર્ભાવ થયો ત્યારે એમને જે પ્રગટ થયું એવું આપનું પણ જે જ્ઞાન પ્રાગટ એના પચીસ વર્ષ પૂરા થવાના છે એ નિમિત્તે ત્રેવીસમી જે આપણે ઉજવણી છે તો એના માટે બધાને જાણ પડે એટલા માટે પૂછે છે કે આપને જે આવિર્ભાવ થયો શ્રાવણમાં તો એ આવિર્ભાવ થયો એટલે શું આવિર્ભાવ એટલે શું અને એ પહેલા અને આવિર્ભાવ પછી એની આપની પરિસ્થિતિ આંતરિક તેમજ